અભિમાન છોડીએ ત્યારે પ્રમાણ પેલા તો રાખવું જોઈએ ને ક્રમિક માર્ગમાં જે લોકો ચાલતા હોય તેને કે જે ક્રમિક માર્ગમાં જે લોકો ચાલતા હોય અભિમાન છોડીએ ત્યારે આપણે સમાન તો રાખવું જોઈએ ને ક્રમિક સમાન સમાન શેનો હોય છે એ મિલકત નો હોય છે પોતાની કમાણી જોડે પ્રાપ્તિ હોય ને શેનું હોય છે નવા કમાણી પ્રાપ્ત કરવા હેતુ પોતાની પ્રાપ્તિ નું એટલે એના વાંધો ને એટલે પોતાનો પરિગ્રહ છે પ્રમાણ એક જાતનો પરિગ્રહ છે એનો વાંધો નહીં એના આધારે તેને ઊંઘ આવે પણ જો જ્ઞાનમાં ન હોય અને સ્વમાન ન રાખે તો મૂર્છા આવી જાય ને જ્ઞાનમાં ના હોય જ્ઞાનમાં ના હોય અને સ્વમાનમાં પણ ના હોય તો પછી મૂર્છા આવી જાય ને મૂર્છિત થઈ જાય ને સ્વમાને ના હોય ને જ્ઞાને ના હોય ના ના નફર ને લઈને નફર થતો નથી માણસ રેગ્યુલર આ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કીધેલું કે હિન્દીઓ સોવાન ખોઈ ક્રમિક બાદમાં વિનોબા કહે છે કે મારી અને સાધના એ બંને પરસ્પર વિરોધી ભાવો છે મારી અને સાધના મારી મારી સાધના મારી અને સાધના એટલે સાધના ને મારી કેવું એ પરસ્પર વિરોધી વસ્તુ છે બરાબર એટલે મારી જ કહીએ તો સાધના ન હોય અને સાધના કહીએ તો મારી ન ક્રમિક માર્ગ સાધના મારી સાધના કહી શકાય ગેરંટી કરો હંડ્રેડ પર્સન્ટ સત્ય છે શું કહ્યું મારી સાધના હંડ્રેડ પર્સન્ટ સત્ય બોલી શકાય એની ગેરંટી આપીએ

એ બધા તમે પૂરા કરી આપો મારી સાધના સાધના કે શું કે હું સાધનાર શું સાધનાર શું કર્યું શું સાધ્યું મેં આ બધા કર્યા સાધના કરી છે મારી જ્યાં હું હું છે ત્યાં સુધી મારું હોવું જોઈએ જ્યાં સુધી હું છે મારી સાધના બોલવું છે એટલે સાધના સાધના કરતા હોય બીજી વસ્તુ એટલે મારી પ્રાર્થના એ કરેક્ટ વાક્ય છે એવું નહીં કહ્યું જરા ભૂલતું એની અંદર પસંદ થઈ ગયેલા એમાં એમને ગુજવાળો જ થયો છે એ પોતે લખ્યું છે એમાં લખ્યું છે બને બને એ કરનારો હોવ એટલે હું સાધક અને સુધારના સાધક ના કહેવાય અને હું એટલે ભ્રાંતિ ભ્રાંતિ એટલે સાધનારો ભ્રાંતિ પ્રાર્થના હોય છે કે ભ્રાંતિ પ્રાર્થના હોય છે કે એમનો ગુચવાડો એ પ્રકારનો હતો કે હું ને ઓગાળવા માટે જે સાધના કરીએ તે મારી સાધના કેમ કેવાય અભિમાન નથી કરતો પોતાની જાતને સચ નાય છે પણ તે હીરો હું અભિમાન નથી કરતો એમ જે કે એ મોટામાં મોટો મોટા મોટો અભિમાન એ અભિમાન ના અંક મોટો તો કે એની ઈરાદા નતો એમની પોતા એનો પોતાની ઈરાદામાં ભાવના નહીં આમ તો બધું આ કર્યું નથી આજે જે શરીરને આમ એ એને શોધન કરી કરી સારી કરી નિષ્ફળ પ્રાર્થમાં રહી અને સારી કરી એમના ટાઈમ ના હિસાબે સાધક સાધ્ય સાધન અને સાધ્ય પ્રણય એક જ છે એને જુદા કેમ પડે પ્રણય એક જ છે એને જુદા કેમ પાડો છે કોને કોને સાધક સાધ્ય અને સાધના સાધન એક જ છે એને જુદા બોલે ને સાધ્ય બોલે તો શું અને વખતે એક જ શબ્દ વાપરો ને આ ત્રણ શબ્દ વાળી એક લાઈન કહો છે જુદા છે અને કાયણ માટે જુદા રહેવા છે

સાધન શું ફરજી વાહલો બધું સાધન લાકડા માંથી મૂર્તિ બનાવીએ સાધ્ય અત્યારે જુદું છે વ્યવહાર વ્યવહાર હોય નિશ્ચય હોય વ્યવહાર જ એ વખતે નિશ્ચય ન હોય વ્યવહારમાં નિશ્ચય હોય શકે નહીં કોઈ વ્યવહારમાં નિશ્ચય હોય શકે એટલે સુથાર એક સાધક એના અત્યારે સાધનો અને મોટી ઘડી આત્મા છે સાધ્ય પણ સાધન પણ આત્મા છે અને સાધ્ય પણ આત્મા છે આત્મા ને સાધન ને સાધક હોય આત્મા જ તો ઘણું હોય જે પ્રતિષ્ઠિત આત્મા તેને સાધક તો બધું પણ મૂળ આત્મા તો સાધક નથી પરમાત્મા એમાં તો પછી સાધ્ય તો છે ને એટલે જુદું એટલે જુદું થયું ને એટલે જુદું જ થયું ને જુદું જ હોય જુદું હોય જુદું શબ્દો જુદા હોય જુદું હોય નાગરું ઉતાર સાધન શું તગા ફરતી સાધન એટલે સાધ્ય શું કર્યું ત્યાં મૂર્તિ બનાવી તો એવું પોતાને પોતે પોતાને કરે છે પોતે પોતાને કરે છે શું થયું પોતે પોતાને આત્મા મૂળ સાથે પણ છે જુદા પણ છે જુદી એ પણ સાધક બને છે એ જુદો છે સાધક બનવાની જરૂર છે ક્યાં એટલે પ્રેક્ટિશનર પ્રેક્ટિશનર છે ગેરકાયદેસર બદલ નથી કાયદેસર કાયદેસર છે બદલ બિલકુલ કાયદેસર લાગે છે બધું આમ બધું થઈ રહ્યું છે નથી થઈ રહ્યું બધું થઈ રહ્યું એક બાપ આવ્યા હતા એક ને છોકરો આખી જિંદગી બધું અને ઘણી વાર આખી જિંદગી મારા બાપે મને દુખાવી બે ચાર પણ એકલો છોકરો બધા એવું પછી પડે કાંતિ પંપા જરા પંપા મેડિકલ હા ત્યારે જરા અંધકારી અમને કર્યું જરા તાળો રાખ્યો કેટલી મુશ્કેલી આ જ્ઞાન બાર ને તો ચાલુ પડી જાય ગામ આટલી બૂમ આવે તે દારૂ ખૂટી ને ત્યાં આગળ બંધ થઈ ગયો એટલે આપણામાં શું થઈ જાય

તારા છોકરા સૂર્ય સારી મળી એ સ્વામી નું એટલું કેમ નામ લેવડાવો આપણે ગુણાનો જેમ ગયો હોય ભગવાન ભગવાન મહાવીર સિમંદર સ્વામી છે એ આપણા વિચારથી આપણે તો સ્વામી દર્શા બધાનું કઈ નામ દેવા છીએ

જીવની ઉર્ધ્વગતિ થતી હોય તો આપણે આ એક આ ભોમાંથી પછી બીજા ભોમાં જઈએ તો કે પાછું એનું ઉર્ધ્વ ઉર્ધ્વગતિ થાય પછી પાછું એના આગળ જઈએ તો ઉર્ધ્વગતિ એવું થાય કે પછી પાછું એ નીચે પણ આવી જાય ઉતરી જાય તો પછી પુરુષાર્થ કરવાની જરૂર છે જો આપણે આ પાછા પડવાના હોઈએ તો પુરુષાર્થ એ કરવાનો સંગ સારો નથી એવું ભાવના બધું આપડે ઈચ્છા બધા કરવો ગોઠવી રાખવાનું એટલે આ હિંદુ ગોઠવી ના હોય શું થાય પુરુષાર્થ છોકરો મળે ચાર લાખ આપીને બાપ ને એટલે જે થશે બીજા ખબર પડે આપણે કીધું છે કે ધ્યાતા ધ્યેય અને ધ્યાન એમાં એકરૂપતા છે એકરૂપતા હોય તો જ ધ્યાન કહેવાય એને ધ્યેય શું સુધાર્થમાં કરું છું અને જેમ જેમ આનંદ તેમ તેમ અભેદતા થતી જાય એનો ગ્રહ છે અને પછી પછી શુદ્ધાત્મા જ રહી જાય પછી શુદ્ધાત્મા થઈ જાય આ તો કરે અક્રમમાં ક્રમે આટલી ક્રમિકતા આવી અક્રમ માં આટલો ક્રમ આવ્યો આપણે કહ્યું કે ક્રમે ક્રમે એકતા થઈ જાય શુદ્ધાત્મા થઈ જાય તો ક્રમ માં પણ આટલો ક્રમ રહે છે એટલે માં આવી રીતનું ધ્યાન નથી ને વાત એમ પેટમાં દુખતું નથી લીફમાં લીધે પકડી જતો

આવી રીતે આવ્યા કે જ્યાં વિજ્ઞાન આજે આ તબક્કે પહોંચ્યું છે આ સાથે જગત છે કે સૂર્યદેવ આવી પહોંચ્યા અત્યારે બધા જે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો છે એમને એક પ્રશ્ન મૂજ્યો છે કે આજે ગણિત શાસ્ત્રીઓ છે એમને જે પણ કઈ કથન કર્યા છે એ લગભગ સાચા પડ્યા છે હવે એમાં એવું છે કે એવા એવા એ લોકો નતીજા ઉપર આવ્યા છે કે જેમ બુદ્ધ ભગવાને કહ્યું કે આ જગત છે તો શૂન્યમાં શૂન્ય નું આવિર્ભાવ છે શૂન્ય પ્રગટ થયેલું છે અને બીજી બાજુ વેદાંત એમ કે છે કે આ છે તો સર્વવ્યાપક જે બ્રહ્મ છે એનું આવિર્ભાવ છે તો કે આમાંથી સાચું શું છે કે બે ખોટું છે બંને બે માંથી કયું સાચું કે બંને ખોટા બેનું બરોબર નથી દેવ નું બરોબર નથી પણ એ વેદાંત એક જ વાક્ય નહીં બોલ્યા બીજા ઘણા વાક્ય બોલ્યા હા એક જ વાક્ય પણ વેદાંત ના બધા બોલે તો વેદાંત નું બરોબર નથી એમ કેવું પડે શું બરોબર વેદાંત બધી રીતે એમ કરે છે કે આત્મા સ્વીકારી છે શું કે ત્રિકાળી છે ઘણા પણ છે વેદાંત એક્સેપ્ટ હોય છે મુદ્દો એક્સેપ્ટ કરતા એટલે વેદાંત અને જૈનો આકારી બાબતમાં સરખું સરખી માન્યતા ધરાવે સરખી માન્યતા ધરાવે બંને સ્વીકાર કરે છે કે આત્મા સનાતન અને બંને સ્વીકાર કરે છે કે આત્મા શુદ્ધ જ છે આ બંને સંસાર દશામાં પણ આત્મા શુદ્ધ જ છે એવું બંને સ્વીકાર કરે બંને સ્વીકાર કરે જયારે શુદ્ધો તો આત્મા વિનાશી કે છે ક્ષણે ક્ષણે વિનાશ પામે છે ક્ષણે ક્ષણે વિનાશ પામે ઉત્પન્ન થાય છે ક્ષણે ક્ષણે વિનાશ પામે ઉત્પન્ન થાય છે એવું માણસ છે જે આ બે એક્સેપ્ટ નથી કરતા એટલે બુદ્ધ ને બુદ્ધ નો માર્ગ બહાર ઇન્ડિયાની બહાર કાઢી મેળવ્યો આ બધા ચેટીઓ પહેલા મારે અહીંથી ને શંકરાચાર્ય પુસ્તક કયા પુસ્તક કયા હોય પણ આપણો સિદ્ધાંત છે કે છે ધનાશન આપડે બ્રહ્મ તત્વ સિવાય બીજું ઘણું નિર્ધારણ કહ્યું છે કર્યો પોતે કે સ્વભાવથી ઉત્પન્ન થયા છે વેદાંત પણ કબૂલ કરે છે સંપ્રદાય એક રાજા જે હિન્દુ ધર્મના મુખ્ય સંપ્રદાય છે ને એને ભાગવતને એક પ્રતિષ્ઠિત ગ્રંથ તરીકે સ્વીકાર્યો છે જે ભાગવત ની અંદર પરમાત્મા ના અવતારો આવે છે રામી પરમાત્માનો અવતાર છે શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્માનો અવતાર છે એટલે એ રીતે એ લોકો એને કરતા તરીકે પછી સ્વીકારે કાર્યકારી ધર્મ ઉત્પન્ન થાય એટલા માટે ભાગવત છે તે માણસ પ્રગતિ કરે એડવાન્સ કરે એડવાન્સ થાય પણ મૂળ વસ્તુ તો ધર્મ છેલ્લી વાત જાણી છેલ્લી વાત જાણી ગીતા નહીં મંજુબેન કે છે કે ગીતામાં તો એવું કહ્યું છે ને કે કોઈ ઉપર ઈશ્વર છે એ રીતની વાત આવે છે ને કોઈ જગ્યાએ છે એમને હું કરું છું હું કરું છું કારણ કે પેલું કે હશે એના કરતા હું કરું છું કે હું એટલે આત્મા હું એટલે આત્મા એ જ બાબા તેના સંદર્ભમાં નીકળે લોકો સમજી ગયા હું એટલે કૃષ્ણ દેહકારી હું હું એટલે આત્મા થઈને વર્ણન આપ્યું છે યુગાત ના દૈન્ય તો ન સકરે બીચે યંત્રા નું થાય છે એમની આ પ્રત્યક્ષ જો દુગળવાળી પુષ્ટિ વિના આ ક્રમમાં જાય ગોતારો નથી આ લોકો પ્રત્યક્ષ સત્ય રહેતા દેવંત્યા છે એટલે વિજ્ઞાનીઓ છે એમને પ્રશ્ન થાય છે કે લોકો ને આ બધું આમ નું આપણું જે વેદાંત નું કે આ બુદ્ધ નું આ બધું જે દર્શન છે એ જોઈને એમને એમ થાય છે કે આ લોકો આ સુધી આ દશા સુધી ક્યાં પોઈન્ટ સુધી કઈ રીતના પહોંચી શક્યા વિજ્ઞાનીઓને મનમાં આશ્ચર્ય થાય છે કે આ લોકો આ વસ્તુ સુધી કઈ રીતના પહોંચી શક્યા એ જાણે કે અમે જે પામ્યા છે એવું લોકો જાણતા નથી આ બધા શી તમારો લાઈફ રસ્તો જુદો છે એનો રસ્તો જુદો છે તે મને પૂછે કે હું કેટલી બધી શક્તિ વાળો છું કે આ બધું બધું જ્ઞાન મેં બહાર પાડ્યું કેટલો બધો શક્તિ વાળો છું તે મને કહો તમારે શું કરવું પડે આપે એ વખતે તો હાથ પાડવી પડે પોતે નથી કરવું પડે શું જાણતો નથી અને છે તો વ્યવહારમાં તો નહીં તો બરાબર છે And God when? At the original scientist, God is not created of this world at all. Second, Christ taken, Christ taken it. God is created correct by Christian viewpoint, not by correct. એને સમજવું પડે એને સમજ પાડવી પડે એમને બધું ના ચાલે અને અમી પણ લોકો ચાલતું છે એ લોકો સ્વીકાર કરનારા લોકો હજુ આપણા લોકો દબાવે કઈ પણ આપણે સ્વીકાર કરે અને આત્માને કહું છે ને સરળ લોકો સાચું અને સાચું કઈ બતાવો અમને અને કરી બતાવો શું કે છે કરી બતાવો આપણે કરી બતાવીએ અને ગમેડો કરી બતાવીએ તો ચાલે જ છે ખોટો ભ્રમ લઈ ફર્યા કરે છે બધા ભ્રમ લઈ હું કઈક છું

પણ સાચા સાચા માણસો ઇવન પશ્ચિમમાં ઉકળતા નથી સાચા માણસો સાચા માણસો પશ્ચિમમાં પણ ઉકળી ના જાય આપણી ગાયો બધે જ અપમાન કરીએ તો ઉકળે નહીં આપણી ગાયો બધે જ અપમાન કરીએ તો ઉકળે નહીં એવી રીતે એ પણ આપણી જો મિલી ના કરાય સાચી રીતે મનુષ્ય હિન્દુસ્તાનના મનુષ્ય બધા મનુષ્યો સાહજિક છે જાનવર ના નૈતિક ના છે આ મનુષ્ય બરોબર જેમ જેમ થતું જાય સાહજિક અને ઇન્ડિયાને તો પસંદ ભગવાન આ દીકરી કે આ પણ ઉદિત કારણ છે કસાય એટલે ભઠ્ઠી સિમ્પલ ભઠ્ઠી ચાલતી એમની લોકો મૂક્યો હોય શુદ્ધ થવા માટે

આ કેટલું મોટું લાવવું પડે છે પચીસ ના એવું લાગે ને ના એવું નથી આ મુઠ્ઠીમાં સમાયેલું છે અને આમ થશે આખા બ્રહ્માંડ નહીં સમાય એવું સમજણ પડે તો મને જે સમજણ પડી તે હિસાબે મને સમજાઈ ગયો એટલે બધું સરળ લાગે છે નક્કી કર્યા કે આપડા ભગવાન વૈષ્ણવ સંપ્રદાય વાળા નક્કી કર્યા કૃષ્ણ ભગવાન આપડા શિવના સંપ્રદાય વાળા શિવને જાય સ્વામિનારાયણ સંપ્રદાય જય સ્વામિનારાયણ એ પોતે બોલે ખરા પત્તા મહારાજ એ બોલે મારી મરજી રે કોઈ ચિતરો નવતો રાય મારા ફેરતા હતા કોઈ પૂછ્યું કે તનારી કોને ભગવાન થઈ મારા કૃષ્ણ ભગવાન ખાતો મારી મરજી ના રે કોઈ થી તરો લાવતો જાણજો અહીં પાસે શું છે કામ આપ્યા તો પણ મારી છે કરવું અને મન એનું જ છે શ્રદ્ધા એમાં રહે ભાઈ એવું કે કુસંગ કુસંગી નો તંગ ના કરતો તારે કોઈ પૂછ્યું સાહેબ કુસંગી કોણ કુસંગી માં આવો અને અખાના ભગતો અખાના વાક્યો અખાના પુસ્તકો એ પૂજન મોટા મોટો કબીરો એ પૂજન મોટા મોટો અને જૈનો આ કુશળમાં બેસતો નહીં જૈનો હસતો નહીં વાત જ ન અને દેવાસર બેસવું હોય અને અમારે જે આશી આવતો હોય અને દેવાસર હોય બેહાન રસ્તો હોય તો આવી રીતે ચંદાઈ મળવું દેવાસર ના બેસવું સ્વામિનારાયણ સંપ્રદાય માં એને બોલેલું એને બોલેલું કે એ પુરખ ને એટલા પૂજે ને એવું અને એટલે આ શું કે છે કે આ લોકો તમારા ભેર છે ને હું અને આ મૂર્તિ નો દર્શન કરશે જ એટલે એને કહ્યું જૈન સમાજમાં આવતી વૈષ્ણવ સમાજ કૃષ્ણને ભગવાન માને છે અને જૈનમાં કૃષ્ણ આવતી ચોવીસી માં તીર્થંકર થવાના છે તે વાત સત્ય છે અત્યારે શું સમજવું અત્યારે શું સમજવું અત્યારે અત્યારે તમારે સમજવાનું કઈ કારણ નથી <laughs> લોકો ને મારી નાખેલો જે વાત નહીં કરવા જે વાત અર્થો કરી વાતો તેને બહાર કરવાની એમની મધર અને એમના બ્રધર તેને શિક્ષણ બહુ મોટું પદ કહેવાય મંજુબેન પૂછે છે કે આ જગત એ રિલેટિવ સત્ય છે કે સ્વપ્ન છે પોતે જાણે કે આ સપનું હતું ત્યારે એનો ભય ત્રાસ રહેલી સપનું રહ્યું થયું ને ના હોય ભય ત્રાસ બધું હોય સ્વપ્ન સપના નો જાણકાર ને હોતું નથી કે સપના નો અનુભવ ના અને આ તો રિલેટિવ સત્ય છે ઉગાડવું દેખીતું સત્ય અને કેમ અસત્ય કહેવાય આ જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મરીય સત્ય અવિનાશી સત્ય પેલા પેલું વાત કરી હશે પૂરો ખરો કે આ બધા સ્વપ્ન માં છે આ ગીતાની ટીકાઓ લખે છે આ કરે છે તે બધું સ્વપ્ન એ જ ને ટીકાઓ લખે છે ગીતા યથાર્થ છે પણ એને ઉપર જે બધા વિવેચનો લખે છે એ બધા એ બધા સ્વપ્નમાં જ છે એટલે એટલે જગત ને આપણે સ્વપ્ન કરેલું એક વાર બધા આવે ને ત્યાંથી સપનું છે એ અનુભવે સપનું તરીકે તો સપનું છે અને જાણે અનુભવે તો એને સત્ય લાગે છે અને જાણે તો સપનું છે એમ કહ્યું ને એટલે જાણનારા માટે એ સ્વપ્ન છે પણ સપના અનુભવનારા માટે એ સાચું છે સાચું છે અનુભવનારે જાણતો નથી અનુભવનારને સપના સપનાની બહાર નીકળી દાદા ભગવાન શું કે છે થઈ જાઓ એમ કે છે દાદા ભગવાન કે છે થઈ ગયા શું બોલું મને લાગે પાડી ગયા છે હમણાં એ પૂજામાં જઈને પૂજા કરનાર મહારાજ શું સ્થાન છે મહારાજ અને આવે આ પૂજાનું ફળ શું જેમાં એ લોકો કે છે ને કે પચાસ બીજા ઘરે આખો માણસ ના ગયા મયુર જાય નહીં ગોળ પણ હવે રવાડે ન કરે છે મને પછી મળશે આપણને હરણ નક્કી કરી પચાસ મળશે તો એવું થાય પણ રવિ રવા કરતા સારું સુધી થાય નથી તેનાથી ચિત્ત શુદ્ધિ થાય હા રવિ રવાથી ચિત્ત શુદ્ધિ બગડે કરી અને આ કરવાથી થોડી ઘણી સુધરે સત્યનારાયણ છે એટલે પૂજા કરીને જૂઠું બોલીએ છીએ એટલે નામ તેથી સત્યનારાયણ લાગે આ તરબીત વસ્તુ ઉભી કરેલી છે પણ સારી હોય કલ્પિત જ છે માત્ર કલ્પિત છે કરવા દેવું હે પૂજા પૂજા પ્રસાદ પણ ખાયો હું પ્રસાદ પણ ખાયો પ્રસાદ પણ ખાઈ આવ્યો કે છે લાયો તો હવે ખાધો આ ઢોકળો હોય ને નાનો ઢોકળો ઘોડાઘોડી કરતો હોય એને મૂકી આવે બધી લખા <laughs> જોઈએ રમણ ત્યાં કરવાનું સાધન જોઈએ તે એટલે નહીં ચીજ લેવાથી અશુદ્ધિ અશુદ્ધિ ચીજની તે રમણતા કરવાનો ના આવે શું કારણ અમને તો શુદ્ધાત્મા પદ પર બેસાડી માણસને આવે ભ્રાંતિ હોય તો સત્ય લાગે ને આપણે સત્ય રાખવું કારણ દરેક ના રમકડા જુદા હોય

બધા રમકડા રમાયા કરતા સ્કૂલમાં પુસ્તકો વાંચ્યા કરવા રમકડા રમાડતો રમાડતો રમાડતો પછી આગળ પછી મારે આ રમકડા તો જીવતું જીવને જીવતું ફેરી નીકળ્યો નહીં ચાલે મા નીકળ્યા તારું પૂરું થઈ ગયું તારું રમાય આ રમત દાદા થઈ ગયું તે ગામ જે વખત ક્યાં ના આવું છે પણ ચાર વર્ષ પછી પાછો નવું ઉપાધિ કઈ છે નહીં નાના દાદુ તમે શું જાગ્યો ને ઘેર રમાડતા ના ભાવ્યું મજા નથી આપડે આત્માના રમણતામાં જવું જોઈએ આત્મા રમણતા ખોરવા માટે કયા રમકડા ખોરાવા માટે પુસ્તક રમાડે શિષ્ય ને રમાડે વાને રમાડે રમાડે પછી હે એ બધી જગ્યા અને આ તમે જ્ઞાન મળ્યું ને તે તમે આત્મા રમણ થાય કરો આત્મા રમાડે કોઈ સાધુ આવે આત્મા રમાડી શકે ને પુસ્તક ને રમણ મહારાજ ને આપડે કેવું શું કહીએ પુસ્તક ખાણો પૂજ્જતિઓ અને પૂજ્ય ભ્રમણો ખાવાનું પૂજ્જલ પીવાનું પૂજ્જલ રમણ થાય કરવાનું તારું પૂજ્જલ તમારે તો ખાવાનું પૂજ્જલ નહીં પીવાનું પૂજ્જલ નહીં રમણ થાય કરવાનું મહારાજે કે કે હા ધીમે ધીમે કઈ બંધાય છે મારું પહેલા છે કે આ લોકો બીજાને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે છે આગ્રહ કરીને જમાડે કોઈને જમાડવામાં આનંદ અનુભવે જમાડવામાં કેમ બધાને આનંદ આવે લાગણી અનુભવે કેમ એમાં વધારે આગ્રહ કરીને ખવડાવે તને આનંદ થાય તને આનંદ થાય તું તારું થોડું કે તને આનંદ અને ત્યાં લઈ લીધું એટલે લેવા લેવાની જગ્યા છોડવાની જગ્યા તેનો હજુ ફર્યા આગ્રહથી સુખ ઉત્પન્ન થાય એટલે જમાડ્યા હોય ને આ કઈ પણ આગ્રહ હવે રૂપિયા ના આવે તો આવો પધારો એ તો આનંદ થાય તારીખે વૈષ્ણવ ધર્મ જૈન ધર્મ ધર્મ કેટલા પ્રકારના છે માણસે માણસે જુદો દરેક માણસે જુદો છે હજાર બે હજાર પાંચ હજાર લાખ ભેગા થઈ પછી એક બંને લે જાય ત્યારે